જલી મુરકી ડાયરેક્ટ ડાયરેક્ટ કાપી ડાયરેક્ટ થઈ જાય પુણ્ય હોવી તો આ જબરજસ્ત નહીં થઈ રક્ષા બે જબરી પુની જય આ બધી જે સંજોગ લક્ષણ સંજોગ લક્ષણ તેવું ખબર પડશે સંજોગ શું ભેગું થયું પરંપરા સંજોગો ને લઈને જીવને એટલું બધું દુઃખ પડે છે સંજોગ ની જરૂર નથી એને કોઈની કોઈ અવલંબન જરૂર જ નથી એનો ભયંકર દુઃખ પડે છે તેનો જ નામ સંસાર તમા સંજોગ સમધમ સર્વમ શિવ વસ્તુ ભગવાન તમને વતરાય દીધું મારે મન વચન કાયા ધર્મ ભાવ કરવું આપને વતરાય દીધું તો દાદા આ સંયોગો જે આ સંયોગો જે છે એ આપણા પોતાના જ પેલા જે કઈ કર્યું તેના પડઘા છે ને હા સંયોગો નહીં આપડા ભાવ કરે તેનું આ ભેગા થયા તેના આ ભેગા થયા છે એટલે હવે આપણને શું ભેગું થવું જોઈએ તેના અત્યારે ભાવ જો કરીએ તો એ વસ્તુ તમારા ભાવ થી ભેગી થઈ છે જી અત્યારે તમને ગમો કે ના ગમો ઇટ્સ ડિફરન્ટ પણ પુણ્ય હોય ત્યારે ગમે અને પાપ નો ઉદય હોય ત્યારે ના ગમે હવે અત્યારે અત્યારે તમને ના ગમતી હોય તો આ આ ગમે છે એટલે આને લઈને પેલી આને લઈને હવે ગમતી હા આને લઈને તો બધું ખરાબ લાગે આને લઈને તો બધું ના ગમે શું કહ્યું સંસારમાં રાખેલા માણસને તો એનો પાપ હોય ત્યારે ના ગમે એની વસ્તુ અને ફૂલ હોય ત્યારે ગમે પૂર્ણ હોય ત્યારે છોકરી બહુ ગમે અને પાપ નો ઉદય આવે ત્યારે છોકરી કંટાળી જાય રામ મહાવીર બુદ્ધ એમને માટેનો આપનો ચોક્કસ અભિપ્રાય શું છે કૃષ્ણ ભગવાન તો ભગવાન જ છે એ તો વાસુદેવ નારાયણ છે એમાં એક એવી સમજ છે અસર છે કે દાદા ભગવાન કૃષ્ણ ભગવાન ને મહાવીર ને રામ ને કેવી ને માનતા નથી પણ સાયન્ટિફિક રીતે જે કઈ છે કે સહયોગથી આ બધું થયું છે એવું માને છે એટલે એ વર્ગ અહીંયા આવતા અચકાય છે કે હા અમારે તો લખવું જોઈએ કે દાદા ભગવાન આ પ્રમાણે ચોક્કસપણે માને છે હા કે આ વિભૂતિઓ કે નહીં પુરાવા આ વિભૂતિઓ માટે આપનું શું કહેવાનું છે મહાવીર મહાવીર ભગવાન રામચંદ્રજી કૃષ્ણ ભગવાન રામચંદ્રજી મોક્ષે ગયા એટલે ભગવાન થઈ ગયા હા એટલે એવું બે વતન નહીં હા એમાં આપણે માનીએ છીએ આપ માનો છો કે આ વિભૂતિ હતી આપ માનો છો ને કે આ પૂજવા લાયક વિભૂતિ હતી ભગવાન એ પરોક્ષ થઈ ગયા અને પ્રત્યક્ષ કિંમત કિંમત કરી અશોક એમનું પોઈન્ટ એવું છે કે આ જે બુદ્ધ છે મહાવીર છે અરે કૃષ્ણ છે એમને તમે બહુ માનતા નથી એટલે લોકો સાહિત્ય દ્વારા આવતા ખટકાય છે એવું એમનું પોઈન્ટ છે આ પત્રકાર છે બારોટ ના દીકરા છે આ પત્રકાર છે બારોટ ના દીકરા છે આપણા બારોટ ના દીકરા છે પત્રકાર છે એમ એની મેળે આવતા નથી આજે કામે કાજે આવ્યા છે આપણે મળવા નથી આવ્યા બરોબર છે એ કામે કાજમાં મદદમાં આવ્યા છે આપણે માનતા નથી પત્રકાર છે અમારે ત્યાં હવે મૂળ પ્રશ્ન કેવો હતો કે દાખલા તરીકે હું રામમાં માનું છું રામ ભગવાન પૂજવા લાયક છે કે હું રામને માનું છું એક વર્ગ એમને કીધું કે એક વર્ગ એવો છે કે જે રામ બૌદ્ધ એમના જે દેવો છે એમની પૂજા કરે છે પણ એમની અંદર એવી માન્યતા છે કે દાદા ભગવાન આ ભગવાનને માનતા નથી એટલા માટે જો અમારા ભગવાનને એ ના માનતા હોય તો અમારા ઈષ્ટદેવને અમે ત્યાં આગળ કઈ રીતે જઈ શકીએ પણ એ મારો જો ખુલાસો લે તો હું આ એ જે ભગવાન ને માને છે ને એને સમજણ જ નથી સમજણ ભગવાન સમજણ પાડી આવું કે આવી રીતે અમને માનવાના કોઈ પણ માણસ હોય હિન્દુસ્તાન એને સમજણ જ નથી કૃષ્ણ શું છે અને હું તમને પાડું વધારે ભક્તિ થી ઉત્પન્ન થાય સવાલ એમ છે એ લોકોનું એમ કહેવાનું છે એ લોકોનું એમ કહેવાનું છે કે ભાઈ અમે હજારો વર્ષથી આ માનીએ છીએ આ શ્રાવણ મહિનો આવ્યો આપણે ઉપવાસ કર્યો જન્માષ્ટમી કરી અમે માનીએ છીએ તો એ માન્યતા ને ખંડન થાય એવું દાદા વાત કરે હા એ ખંડન નહીં કરાતા કૃષ્ણ ભગવાને શું કહ્યું કે જ્ઞાની એક બાર આત્મા છે એ તો કયું છે જ્ઞાની મારા હાથમાં છે અને જ્ઞાની એનામાં આ પ્રમાણે લક્ષણ હોવા જોઈએ શું કહ્યું એ બધા લક્ષણ સહિત હોય તો એ આત્મા છે અને એ જ કૃષ્ણ છે શું છે હવે આવી રીતે સાચું સમજે તો ઉકેલ આવે નહીં તો પરોક્ષ અને પ્રત્યક્ષ પરોક્ષ ની કિંમત કેટલી પ્રત્યક્ષ ના હોય તો પરોક્ષની જરૂર પરોક્ષની હેલ્પ કરે હવે આના ઉપરથી એવું વિધાન કરી શકું ને કે દાદા ભગવાન રામ ને કે આ બધાને માને છે તો ખરા એટલે કે રામ ને પૂરા માનીએ છીએ રામ ને પણ પૂરા માનીએ છીએ કૃષ્ણ ને પૂરા માનીએ છીએ અમે કોને નથી માનતા કે ફક્ત બુદ્ધ ને નથી માનતા તો બુદ્ધ એમની જગ્યાએ બરોબર છે પણ એ એડમિટ તમે ના કરીએ કારણ કે આત્મજ્ઞાન નથી એમ આત્મજ્ઞાન પણ એવું આપવાની જરૂર છે તમે એવું બી કહેવાની આપણે શું જરૂર છે પેપર જેમ છે એમ જવાબ આપવો જોઈએ એમને કઈ એમાં એવું કોઈનો ભય નથી દાદા કે તમે આજે એમ કહો છો કે હું અનંત શક્તિ વાળો છું હું શુદ્ધાત્મા છું બુદ્ધ ભગવાને પણ આપણી માફક મનુષ્યને એનું ગૌરવ આપ્યું બરોબર આજ સુધીના કોઈ ભગવાન મનુષ્ય ને ભગવાન નહીં માનતા હતા પણ બુદ્ધ ભગવાન માનતા હતા કે તું બુદ્ધ છો બુદ્ધ ભગવાન મનુષ્ય ને જેમ આપ કહો છો કે હું અનંત શક્તિ વાળો છું હું શુદ્ધ આત્મા છું એમ બુદ્ધ ભગવાને પહેલી જ વખત મનુષ્ય જાતને કહ્યું કે તમે જ બુદ્ધ છો એટલે મનુષ્ય જાતને એને ગૌરવ આપ્યું પોતે નહીં જે આપણે હરિજનો આ તે બધું જુદું હતું એમાં એને ગૌરવ બુદ્ધ ભગવાને આપ્યું હવે બુદ્ધ એ છે અને આત્મા બાપ એ આત્માને ક્ષણિક માને છે અને વેદાંત ધર્મ અને જૈન ધર્મ આત્મા અને સનાતન માને એટલે માન્યતામાં છે છે એટલે જો આત્મા પ્રાપ્ત થયો નથી બુદ્ધિ એ બુદ્ધિના ટોચ ઉપર ગયેલા છે છેલ્લા લેયર બુદ્ધિ પૂરું કર્યું છે લાસ્ટ લેયર મનનો મનના લેયર ગયા બધા અને પછી બુદ્ધિના દેશમાં પ્રવેશ કર્યો બુદ્ધિના દેશ ઓળખતા ઓળખતા બુદ્ધિના લાસ્ટ લેયરમાં આવ્યા જો લાસ્ટ લેયર ઓળખ્યું હોત તો એ આખા પ્રાપ્ત એટલે થોડો બધો સ્વાગત ને જેવા કહેવાય બુદ્ધ બુદ્ધ બોધ થયો એ શું એમને જ્ઞાન થયું એ બોધિ વૃક્ષ છે એમને બોધ થયેલો એ શું ગૌતમ બુદ્ધ ત્યાં બુદ્ધિ વૃક્ષ છે જ્ઞાન પ્રાપ્ત થયું જ્ઞાન પ્રાપ્ત થયું એટલે જ્ઞાન બુદ્ધિ નું જ્ઞાન પ્રાપ્ત થયું બુદ્ધિ કશું નહીં બુદ્ધિ છેલ્લો પેલો લે આ લોકોનું કહેવાનું શું છે દાદા આ જે વર્ગ છે આ બધો આવા અમારી પાસે એકવીસ છે એકવીસ છે એમની આ પત્રકાર છે એકવીસ જણા છે આવા એકવીસ જણા અમારી ઓફિસ માં છે ઇન્ડિયન એક્સપ્રેસ માં આમાં તેમાં એ વર્ગ આપને માનતો નથી કેમ કે એની પાસે જે વર્ગ આવે છે એમ કે છે કે અમે આ શ્રાવણ મહિનો છે શ્રી કૃષ્ણ શરણમ મામા શ્રી કૃષ્ણ શરણમ મામા કે અમે કરીએ હવે દાદા એમ કે દાદા ભગવાન ના અસીમ જે જગ્યા તો એ બી અમને ગમે પણ કે પાછું લિંક તૂટી જાય બે તો ચાલો કોની ભક્તિ પછી કરવી એ દ્વિધામાં એવું છે એ દાદા ભગવાન ના માને પણ હું એમને માનું છું આ બધા ભગવાન ની અમારે પૂજા કરવી જોઈએ કૃષ્ણ ભગવાન ની કૃષ્ણ ભગવાન શરણમ છે અને કેવું હોય હવે એ વખતે પાછું કે હવે દાદા ભગવાન ના અસીમ જે જયકાર કરીએ તો અમારી માં થઈ જાય કે જે આપણા ઈષ્ટદેવો એમનો ફોટો અંબાજી નો છે ગાયત્રી નો છે એની બાજુમાં આપણે દાદા ભગવાન નો ફોટો મૂકીને પૂજા કરી શકીએ કે નહીં એમનો એક પ્રશ્ન છે કે એક બાજુ રામ ગાયત્રી દેવી કે કૃષ્ણ ભગવાન એમના બધા ફોટા મૂકીએ અને બીજી બાજુ દાદા ભગવાન નો ફોટો મૂકીએ તો એમની સાથે દાદા ભગવાનના ફોટાની પૂજા કરી શકાય કે નહીં દાદા ભગવાન તો ખરી જ અમે એમને માનીએ છીએ એમ અમે છોડવા નથી માંગતા દાદા ભગવાનને છોડવા દાદાને પણ અમે રામને પણ અમે છોડવા નથી માંગતા અને દાદા ને પણ નથી છોડવા માંગતા એટલે બંને નું અમે સાથે કરી શકીએ કે નહીં માતાજી એવું અમારે તમે આજે આ પ્રશ્ન ક્લિયર થયો તમારો એમ જે તમે પૂછ્યું તો બરાબર તમને સોલ્યુશન થયું ને બાર બાર જ્યોતિર્લિંગ માં જઈએ છીએ પ્રજા સમક્ષ જે પેલા છે દાખલા તરીકે દયાનંદ સરસ્વતી દયાનંદ વ્યક્તિ પૂજા નો સખત વિરોધ કરેલો હું આપને કહું વ્યક્તિ પૂજા આપડે તો છે નહીં આપડે તો બધે પોતપોતાની પૂજા છે આ દાદા ભગવાન વિશેષ ન હોય આ દાદા ભગવાન દાદા ભગવાન તો હું નમસ્કાર કરું કામ બરાબર લોકોને આપણે સમજણ પ્રગટ થયા છે એ જ ચૌદ લોકો નાથ છે એ જ મહાવીર છે એ જ કૃષ્ણ છે એ જ બધું છે એવું અહીં કહેવા માંગે છે ને કૃષ્ણ જોડે અમારે એ હોય ને કૃષ્ણ મારી જોડે જ હોય છે કૃષ્ણ મહાવીર આ ત્રણ હજાર દાદા ભગવાન ત્રણ હજાર થયા ને એટલે આ દાદા ભગવાન બોલતા નથી અગર પટેલ પણ નહીં બોલતા ઓરિજિનલ ટેપ રેકોર્ડ શીખવાડીના સાયન્ટિસ્ટો કબૂલ કરતા નથી અત્યારે ત્યારે તમે હજુ દસ વર્ષ પછી કબૂલ કરશો દસ વર્ષ તમારા મગજમાં આવશે વિચાર તમે કબૂલ કરશો મેં તો હું સમજાવું તમે કબૂલ કર્યો છૂટકો નહીં થાય સમજાવવાનો વખત બન્યો નથી એ લોકોને કૂતરા બોલે છે તે જ યાદ રાખશે ગધેડા બોલે તે જ યાદ તું બોલે તે જ યાદ સમજો ને બરાબર એની ગુણવત્તામાં ફેર છે હા ગુણવત્તાઓમાં ફેર છે એની ગુણવત્તામાં ફેર છે જેને જેવો બાલ જોઈતો એવું ટેપ કરી એને ખંડન કરતા નથી હેલ્પ કરે તમને વધારે હેલ્પ કરે કે તમારે રામ ને પ્રાપ્ત કરવા છે તો તમને શોર્ટકટ ને બદલે સાચો રસ્તો બી બતાવે કે ભાઈ આ તપ કરો આ કરો તે જે બી તમને હેલ્પ કરે તમે એમ કહો તો અમને ખાલી કરી બતાવો દાદા ભગવાન ગ્રુપ છે એ અમારી સામે આ મોટા મોટા નો હવે તો એક એક ગ્રુપ એવું માને છે કે તો કોઈ ભૌતિક વસ્તુની માગણી કરે કે ભાઈ આ મારે કામ થઈ જાય સાયન્ટિફિક પત્રકાર છે વૈજ્ઞાનિક દીકરા છે ઉત્તર ધ્રુવ છે નથી <laughs> એ ઉત્તર એ ઉત્તર વધારે વધારે પૂછ્યો અશોકભાઈ જેમ પૂછશો ને વધારે ક્લિયર આવશે કૃષ્ણ વિશે મહાવીર વિશે કારણ તમારે જેમ છે તેમ બોલવું જેમ છે તેમ બીજું બોલાય નહીં મારે મેં શું કહ્યું God has not created this world ભગવાન ઉપસ્થિત કર્યું નથી હા એટલે લોકો જે માને છે ગોડ ક્રિએટર એ મુશ્કેલી ઉભી થાય ફરીના સાયન્ટિસ્ટને પૂછ્યું અહીંયા આગળ પેલો પ્રશ્ન આપણો ટચ થઈ ગયો કે ભગવાને આ જગતને ઉત્પન્ન કર્યું જ નથી એનો તો સર્જનાર કોણ અને એ સર્જનાર તરીકે આજના લોકો છે એ રામ રામને ગણે છે તો કોઈ ગાયત્રી ગાયત્રીને ગણે છે કે ગમે તે ગમે તે ભગવાનને ગણે છે કે એમને આ સર્જન કરેલું છે એમના થકીનું આ સર્જન છે અને અત્યારે આપે એવું વિધાન કર્યું કે ભગવાને આ દુનિયાનું સર્જન કર્યું જ નથી કર્યું જ નથી બધું વૈજ્ઞાનિક છે એટલે પેલી ભાવના ખંડિત થઈ ગઈ ને પાછી world itself itself puzzle થયેલું છે God has not puzzle it world at all old scientific circumstantial evidence થી આ શું છે જેમ ટુ એટ ને ભેગા થાય એના ઉપર પાણી પડી જાય વરસાદ પડે એમાં લોક શું કહેતા હતા ઈદરે ઇધર શું કહેતા હતા એ ગપ્પા મારવાનો શું છે તે મિનિંગલેસ વૈજ્ઞાનિક જમાનો આવા ચંદ્રમા ઉપર જાય છે તે જમાના આવા ગપ્પો રહે બરાબર હવે હું રામને માનું છું તો એ રામ ક્યાંથી આવે રામ રામ રામનો જન્મ થયો ને મીન્સ કે રામ પહેલા તો કોઈ હતું ને એવું લોકો કલ્પી લે છે ને અત્યારે રામ પહેલા તો બહુ પહેલેથી છે બહુ પહેલાથી દાખલા સર્જન કરનાર ઘણું પહેલેથી એનાથી પણ પહેલેથી અરે ઘણા પહેલેથી લિમિટ હોય છે ફક્ત એ કરી કારણ આમ રાઉન્ડ હોય છે રાઉન્ડ રાઉન્ડ તે એક લિમિટ એવી હોય છે કે અહીંયા આગળ જે હાઈ લેવલ હતું તેનું લો થતું થતું થતું અહીંયા આગળ લો થઈ જાય લો અને પછી અહીંથી હાઈ થવા મળે છે હાઈ થતું થતું થતું અહીં હાઈ થઈ જાય અને હાઈ થી લો થાય એવી રીતે ક્રમ ચાલ્યા કરે આમાં આમાં ખ્યાલ ના આવ્યો કે આ જે તમે જે ક્રમ બતાવ્યો એમાં થોડી સમજણ ના પડી મને એ બહુ ઊંડી વાતો છે હવે તું બધું ટાઈમ આવો ને આ તો આપણે રસ્તે જતા વાત કરીએ બધું ટાઈમ વાત તો તમે સમજાય હવે હું છે ને હું કેવું માનું છું મારા પોતાનું અંગત મંતવ્ય કે હું તમને માનું છું પણ મારે બીજાને મનાવે છે તો મારે શું કરવું બીજાને બોલાવો છે મારા સાહેબ છે ને અત્યારે ચૌહાણ પોતે નથી માનતા વાતો તું બધાને મારી પાસે થઈ જાય તારું નિરાકરણ એ એવું ઈચ્છે કે ના મારે તો પહાડ પણ નથી જતો આપણે શું કરીએ પછી એમ કે દાદા બેઠા હોય ને ભેગો થયો ને છૂટે નહીં આ તું ભેગો થઈ છૂટી નહીં એટલા માટે ના કહું લોકોને કે મને ભેગા થજો નહીં પતાય હવે છૂટશો નહીં <laughs> લોકો શું કે છે ફસાય જગ્યા આશ્રિત છે આ દુનિયા બીજી કોઈ ક્યાં નથી એક વાત વિજ્ઞાન થઈ રીતે વર્તે છે પેલા પાણીનું બાષ્પીભવન વિજ્ઞાન છે વિજ્ઞાન ચાલ્યું છે આ વસ્તુ આપણે ગામડામાં કોઈ બીજા ને કહીએ તો એ એ તો કે ભગવાન અચ્છા કહ્યું કે અમારા ક્રાઇસ્ટે કહ્યું છે ગોડ ઇઝ ક્રિએટર એક અબજ માણસ માનીએ છીએ અમે તો આપ કેમ ના પાડો છો હું ના નથી પાડતો તમે સમજો મારી પાસે God is create is correct by Christian viewpoint not by fact by Indian viewpoint by Muslim viewpoint not by fact viewpoint થી બરોબર છે તમારા બધાનો પણ વાસ્તવિકમાં નથી એટલે કે વાસ્તવિકમાં શું છે તારે હા હું કઉ છું વાસ્તવિકમાં ઓનલી સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ ભેગો થયો કેટલાય કારણો લઈને તું મને ભેગો થયો ભેગો થયા પછી આ તને સ્પેસ મળી આ જે બેઠો છે તે આ ટાઈમિંગ આ બધા કારણો ભેગો થાય ત્યારે કાર્ય થાય એમાં ભગવાનની કઈ જરૂર નથી હવે એટલે આનો મતલબ એ થયો કે આ એક